Se les ha anunciado name is Virgie ya en we also learned about different holidays so yes. Uh, I got مرچو من چیون دهکده જી મેં દાદાજી ત્યાં રહેતા હતા પહેલા એટલે ત્યાં હતો હા ત્યાં હતો પછી અહીંયા આવ્યો હમણાં જ આવ્યો ત્રણ વર્ષ પહેલા અહીંયા કોણ કોણ હતું અહીંયા મારી દાદી હું મમ્મી પપ્પા મોટો ભાઈ ફેમિલી ફેમિલી હા summers. You are studying? Uh, I'm going to be a senior in high school. Senior high school this year? Oh, yeah. Ma'am Siku, that uh, Ahmed Samajo, that internal uh, out no. Career number two, such way, freedom. અહીં તમને કહે છે કે કરવા હોય ક્ષણો કે તમને ક્ષણો કે તમને શું ગમે છે ને એમાંથી તમે જે સ્કૂલમાં છો ફોર એક્ઝામ્પલ ને એ ક્લાસીસ લો અને તમારા કેરિયર બિલ્ડઅપ થાય એટલે જે તમને ગમે અંદરનું કેરિયર આપણે લીવ આઉટ કરવા માટે આપણને માઇન્ડ આમ કે આમ કર આમ કર તો એ માઇન્ડનું સાંભળવાનું નહીં અને આપણો જે ગોલ ફિક્સ કર્યો છે એ ગોલ પ્રમાણે જવાનું જે તમારો બહુ સહકાર કરો એની પાછળ જ છે તો તારો ગોલ શું સેટ કર્યો છે મને બિઝનેસમેન બનવું છે આજે તો સ્ટુડન્ટ કેરિયર થઈ લાઈફ ગોલ લાઈફ ગોલ હજુ નહીં વસ્તુને ફોલો કરવાનું કોને ફોલ છે એ દેખાય તો દેખાય તો તો તો કરીને સમજવાનું કે કે નહીં બોલવું એટલે દોષ દેખાઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું અને ફરીથી એવું ના શક્તિ માંગવાની એટલે દોષ દેખાય કોની ભૂલ દોષ દેખાય તો આપણી ભૂલ કહેવાય એવું છે અરે બધા છોકરીઓ સમજાયું તમને ખબર બધાને બરોબર છે એટલે ભૂલ સમજણ પડી જાય ભૂલ શું છે બરોબર ફર્ધર ફર્ધર તો એ ભૂલ ભૂલ એ કરતો નથી એને સંજોગો કરાવી રહ્યું છે ઈશ્વરે એટલે એ આપણે જોવાનું કે એ એ તો ખાલી નિમિત્ત જ છે આપણા બધાની લાઈફ છે ને તમારા નાના યુથ યર્સમાં યુથ યર્સમાં તમારી લાઈફ એટલી સુંદર ફાઉન્ડેડ થાય કે જેથી હોલ લાઈફ આપણી હેપી જાય એના માટે આ શિબિર કરી છે આટલી બધી અને શિબિરો થાય છે એના માટે થાય છે સમજ્યા આખા હોલ લાઈફ સ્પાનમાં seventy eighty and also some desire 100 years also, right? How many years you desire? 100? ના દાદાજી અ, But girls say we want to be 100. you say no? 100 hmm, that's good. then you, you, what, what, what, what પછી જન્મદિની સાથે એમની સાથે એક વાત થઈ કે આપણા માટે દાદા ભગવાને ઇનર કેરિયરની વાત કરી છે પછી બીજી એક વાત એ થઈ કે એક પ્રશ્ન હતો આઈ થિંક અત્યારે ભૂમિ ભૂમિએ પૂછ્યો હતો કે એકની એક મિસ્ટેક રિપીટ થાય અને ફરીથી સંજોગ આવે તો બી પાછું એ જ થઈ જાય એટલે એ પણ એક વાત થઈ કે જ્યારે સંજોગ એકના એક આવતા હોય નક્કી કર્યું હોય પ્રતિક્રમણ કર્યા હોય છતાં પણ એની એ ભૂલ ફરી થયા કરતી હોય છે તો એનો દાખલો પણ બહુ સરસ રીતે સમજાવ્યો વિશ્રામજીએ કે એ જે ભૂલ થાય છે તો તમારું કામ પ્રતિક્રમણ કર્યા કરવાનું છે અને એને લીધે એમ કે આપણી પોતાની એમ કે મિસ્ટેક દેખાઈ ગઈ તો એના ઉપરથી બીજો એક એ પોઈન્ટ આવેલો કે મિસ્ટેક દેખાય તો આપણો સેલ્ફ કોન્ફિડન્સ છે એ ડાઉન થાય કારણ કે આપણે આપણી ભૂલ જોયા જ કરીએ તો જે સેલ્ફનું જે કોન્ફિડન્સ છે કે મારી તો મિસ્ટેક થાય છે મારી તો મિસ્ટેક થાય છે તે ડિરોગેટરી સ્ટેટ નથી as a matter of fact કે જે મિસ્ટેક દેખાઈ ગઈ છે તો એ કોની મિસ્ટેક છે તે છૂટા રહીને સમજાવ્યું સલેશને શું કહે છે છોકરીઓ સમજવું છે મિસ્ટેક ભાઈ થાય એ કરે તો એ વન સાઇડેડ થઈ જાય એમ કે છે એટલે પેરેલલ એની જોડે મિસ્ટેક થાય છે તો કહેવાનું કોને નામ દીધું મૂવી એનો ક્વેશ્ચન હતો ભૂમિ ભૂમિ નહીં ગઈ આવતી અહીંયા two two three minutes only ભૂમિ લેન્ડ ભૂમિ મીન્સ લેન્ડ ધરતી ધરા તો ધરા નામ કેમ ના રાખ્યું <laughs> મારા બીજા કઝીનું નામ ધારો રાખી <laughs> શું વાત કરી જલ્દી ગયા એવી વાત કરી કે મેં ક્વેશ્ચન પૂછ્યો કે વારે ઘડી એકની એક ભૂલ થઈ જાય તો ગાગા નહીં કરવાની અંદર સમજાયું ભૂલ થઈ ગઈ તો અરે ભૂમિ આ ભૂલ તને પોસાય છે તને સુખ આપે છે દુઃખ આવું ભૂમિ કહેવાનું તો પછી હવે એને ઘરે કરી નાખને આ કોણ કે અંદરના ભગવાન બોલે બોલે ને ભગવાન અંદર ખરા શીખવા મળ્યું નહીં માટે રાખના છે એ શું છે એ ભૂમિ છે ભગવાન ભૂમિ નથી તો કોણ છે ભગવાન છે સાચું પાકું રહેશે ને તને હા એ કહેવાનું અંદરના ભગવાન પ્રાર્થના કરે આ ભૂમિ તમને ભગવાન પ્રાર્થના કરે છે મારી આ ભૂમિ ભૂમિની અંદરના ભગવાન તમને અને આ ભૂલ થઈ ગઈ મને માફ માફી માંગુ છું મને શક્તિ આપું ફરીથી ભૂલ ના કરું હું નંબર નક્કી જ છે કે હવે ભૂલ નહીં કરું એમ છતાં બીજો વખત થાય તો બીજો વખત કરો ત્રીજો વખત કરો ધીમે ધીમે નીકળી જશે એવું કહ્યું ચાલો નહીં હા હું ઓળખતો નથી એમની એની ડિગ્રી ખબર હું જ્યોતિબેન ની છોકરી છું tú ya ni we keep finding our own mistakes, so how to maintain self-confidence. Uh, для Бхагаван Чене, я знаю, для Бхагама Бхагаван Чене, и Дада Бхагаван. body self, не. બોલો ને અને લિવિંગ ના હોય શું કહેવાય એ ડેડ એવું નહીં બોલવાનું સીઓઆરપી એ બોલી નહીં કહેવાય કારણ કે ભગવાન નથી અંદર હાજર નથી નહીં સમજાયું આપણે એ ભગવાનને પ્રાર્થના કરીને ત્યારે કહી દેવાનું આ ભૂલ થઈ માફ કરજો બહુ મને પિન્ચ કરે છે અને નાવું હું એમ કમિટ કમિટ નહીં કરું આગળ પણ એ ભગવાન મને શક્તિ આપજો શું કહીશો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે કેપેબલ નથી એટલે તો પૂરો થઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરીએ તો એની શક્તિ મળે ભગવાન ભગવાનની કેટલી શક્તિ હશે બોલો ને હા તો તે શક્તિ પોતાની ખોલવાની અંદર જાઓ આજે હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો અમે મંત્ર બોલાવીએ છીએ અને પછી આપણે આરતી કરીએ સાહેબ કવિરાજ બરોબર છે એ પદ તો જોઈતું હતું પણ બહુ લાંબુ થઈ જશે ને ચાર લાઈન છે એવી ટૂંકી છોકરાઓને ચાલે એવી બહુ લાંબુ છે એને કામમાં લાગે બોલી ના પણ લાઈન થોડી લાઈનો બોલે છે ચાલશે સાહેબ આખું પદ લઈ લો સાહેબ લઈ લો રવિરાજ ભગવ ખીલે છે તરત જ થઈ જશે આપણે બધા દાદાને પ્રોમિસ કરીએ કે તમે બતાવેલા માર્ગ પર અમે ચાલીને એવું એક્ઝામ્પલ બનીએ આપણે એવું એક્ઝામ્પલ બનીએ કે આપણા પેરેન્ટ્સ પણ આપણું ચારિત્ર જોઈને આપણી વર્તણૂક જોઈને કેરેક્ટર જોઈને આશ્ચર્ય પામે અને પોતે ખુશ થાય બહુ ભાઈ છે કારણ કે તમારે પણ એવો જ એક્સપિરિયન્સ આપવાનો છે બધા એને તો અત્યારથી આપણે બહુ એમાં વેલ અન્ડરસ્ટેન્ડિંગ વાળા થઈ જઈએ ચાલો दादा तुम्हारे पावन पथ पर we will spending about six weeks with him in Baroda. That was when he told me નાની નાની બાબત આપણામાં જો હશે તો આપણા લાઈફમાં જે પણ આપણને પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્ટિવ અને ડેવલપમેન્ટ થાય અંદરથી અરે સંભળાયું કે નહીં બધાને બોલો ને હા અને આ આપણે મોટા બાબાઓ થઈ ગયા છે બધા રુચિર જેવા અને આ છોકરીઓમાં મોટા શીખવાડે છે આપણને બધાને આવું સુંદર લર્નિંગ મળે છે કેટલું સરસ અહીંયા આગળ છોકરાઓને કે આપણા જીવનમાં આપણા school middle school in the line lower middle અને હાઈ દાદાજી બધા સ્કૂલિંગ કેરિયરમાં અને પછી અંડર ગ્રેજ્યુએટ યુનિવર્સિટી આંખોનું છે આંખોને જોવા દેવાની પણ આપણે નહીં જોવાનું સમજો કે નહીં તમને કેવું લાગે છે હા પણ આ છોકરી બોલતી જ નથી કેવી રીતે આપણને જોવા દઈએ તો સારું લાગે અને આપણે ના જોઈએ તો બોલે બોલતી નથી જલ્દી જલ્દી મોટી અને શબ્દ બોલેલા કાનને આપણે સાંભળીએ બોલેલું હોય કે એવી રીતે આંખોનું પણ એવું છે કે એવું એવું છે અને એને શું કહેવાય જીત કહેવાય પણ જીત કેવી રીતે એટલે હા લેવા દઈએ શું કહ્યું અવાજ પણ આપણે અવાજ ના લઈએ તો પેટ સારું રહેશે તો પેટ ગડબડ કરા ડોક્ટર આ બોલી લો પેલું લો આવું કર્યા કરશો તમે લોકો આ જીભનો બીજો ગુણ છે પાછો એને શું કહે છે બીજો ગુણ છે ને એક તો હવા લેવાનો બીજો ગુણ કયો છે એનો હરવરવાનો સર્વ સર્વણ કરવાનો ઉદય એટલે એને શું કહેવાય રૂલે જો હલકાવારી એટલે સર્વણ ના કરો એ તો હલકા બધા અંદર આગળ જ થઈ જશે કેટલા ગુણ છે બધા બતાવો મને બોલતા નહીં કોઈ હા જીરો આ તો ડોક્ટર કે છે હવે બોલશે કહું bones. Bones. But without bone, because there's no કરી શકે ચેસ્ટમાં પાછું સ્વાભાવિક કરે અને પાછું હરભરાટ એક સરભરાટ કર્યા કરે સાહેબ બહુ તકલીફ છે આ તો બધી જેવું આ કાનનું એવું આંખોનું કાનનું ખાસ પછી આ અન્ન અને આપણે બીજાને બોલીએ એવી રીતે વધારે નહીં રહેવાનું બીજા બોલાવે તો જ બોલવાનું શું કહ્યું બોલો આ સિવાય બોલીએ તો મુશ્કેલી થઈ જશે એ તો આપણે બોલતા થઈ ગયા હું તમને નથી લાગતું હશે બોલો ને સાચું તો ને હા એને સંભાળવું પડશે હા આપણે આપણે જ છે અને આપણે જ છે આપણે એને સંભાળવું જ ગયું બીજા અંબાણા કરતા આપણે પણ અંબાણી લઈએ સાહેબ ખરું કે નહીં કેવું છે પછી આ સ્મૂથ કરીએ સ્ટીમ કરીએ આ કરીએ કિલોશનો લગાવીએ બધું છે જો આ પાકનું આવું કામ કરે તમને તો કેટલું બધું કામ કરે એટલે એ એનું બધું એનું રિલિજન છે ધર્મ છે આંખોનો નાક કાનનો નાક ચામડી જીભ બધું એનું ધર્મ છે સમજાયું ને ધર્મ છે અને કર્મ છે પાછું કર્મ તો હાથ પગ આપણે કર્મ હોય આખું શરીરનું કેટલું સરસ કામ છે કેટલી મોટી લેબોરેટરી છે કોણ છે બોલો બોલો લેબોરેટરી છે ને ત્યારે આપણે કોલેજમાં સ્કૂલમાં ભણવાનું લેબોરેટરી બહાર જવાનું શીશા આ તે કરો પ્રેમ કરો બધું લેબોરેટરી આ લેબોરેટરી મોટી છે આપતા પુત્રો એ શીખવાડે છે તમને સમજાયું એટલે મોક્ષ વનનું નામ રહ્યું પરંતુ આવી રીતે આપણે સમજી લઈએ તો આપણને અંદરથી લાઈટ લઈ રહ્યા પણ બર્ડન નહીં રહે બહુ સમજાયું સ્ટ્રેસ નહીં રહે સ્ટ્રેન નહીં પડે સમજાય છે કે નહીં હા એ મોક્ષ છે બધો અને અહિંસા શું કે જીવવાનું બધાને ગમે છે શું કહ્યું એટલે એટલે જીવવા દેવાનું પણ ગમવું જોઈએ કે નહીં આપણે એકલા જીવવાનું થઈ બધું શું થઈ ગયું અમે શું બંધી નથી એ બધા જાણે એવું નહીં બોલો ને એટલે આપણે હાથમાં છે બીજા જીવવા દેવાનું પણ આપણે હાથમાં જીવવાનું તો છે જ નહીં એ તો બધા જ તમે આપણે જીવવું છે એમ બધા એક જીવે એવી ભાવના થાય આટલામાંથી એવી વિચાર થાય સમજાયું ને અને એ દીકરા અમારે અંદરથી કોન્સ્ટન્ટ લઈએ ને એટલે અહિંસક થઈ જઈએ અહિંસક થઈ જઈએ એટલે દાદાએ શું સમજાવ્યું છે કે જે ભય પામે છે થોડો પણ ગમે તેવો નાના નાનું ઇન્સેક્ટ હોય નાના જીવન નાનું ભય પામે છે અને જ્યાં કામ કરો એટલું ભાગશે નેચરલી ફરતું છે ફર્યા કરશે આપણે કોક્રોચ આ બધું હોય છે કે નહીં આ બધું કર્યા કરશે પણ આપણે આમ કરો છો એકદમ વધારે એક્ટિવ થઈ જશે સમજાય છે તો આપણને એવું થાય છે બોલતા નથી છે તો જીવવાનું શીખવાનું આપણે આપણાથી કોઈને ભય લાગે એવું ના હોવું જોઈએ જે હલતું હલતું ચાલતું હા પરંતુ હલતું ચાલતું ના હોય ને એ બધું ચાલે આપણે હવે એમાં પણ પાછું દાદા ભગવાને આટલા સાહેબોએ બધા મોટા સિનિયર સાહેબ થાઉઝન્ડ ઓફ યુથને એમને આજે શીખવાડ્યું છે લાઈફમાં થાઉઝન્ડ એન્ડ થાઉઝન્ડ એમાંથી મિનિસ્ટર થયા છે મોટા મોટા પ્રોફેસરો થયા છે ડોક્ટરો થયા છે વકીલો થયા છે વૈદો થયા છે નહીં સાહેબ બધાય ખૂબ શીખવાડ્યું છે અમને ઇંગ્લિશ તો એટલું પાવરફુલ છે પણ બચ્ચાઓને થોડી હમણાં થોડીક વાત કરશે આપણે સમજ એટલે જીવવું અને જીવવાનું શું કહ્યું જેને હાલતું ચાલતું ના હોય એને આપણે એને આપણે જીવવા માટે આપણે જરૂર છે તો આપણે આહાર લઈએ છીએ એમાં એ આહાર એવી રીતે લેવાનો કે એમાં પણ હાલતા ચાલતા ના હોય એમાં પણ જીવતા છે જીવો એ કોનો કોનામાં છે કે જમીનની નીચે બધા ખાય નહીં શું કહ્યું જમીનની નીચે જમીનની ઉપર થાય કે નહીં શું કહ્યું બોલો બીલો લેન્ડ સાઇડ એ બધા આવતા છે જાતા પરંતુ એ કેવા છે કે એગમાં જે છે તે હાલે ચાલે છે એકમાં છે તો બોલો પણ એકમાંથી આ છે એટલે એનામાં છે એટલે લેટન્ટ શબ્દ સાંભળો છો સમજાવ છે સમજાવશો બધા લેટન્ટ In છે અંદર નહીં સમજે બહુ સમજવા જેવું છે અહીંયા આગળ કહે છે કે એક સેલ કરવા માટે અને આ તો વેજીટેરિયન એક છે પાછળ શું કે છે વેજીટેરિયન છે કોઈ દિવસ ના હોય નેવાર સમજાવ કે નહીં એવી રીતે લેન્ડની અંદર જે ઉગે છે બધું નોન મૂવિંગ પોટેટોઝ શું કહ્યું પોટેટોઝમાં નીગળ મૂકો અને નીગળ પર જે ભાગ આવે ને એમાં કેટલા બધા લાઈવ સટલ વેરી સ્મોલ જીવ છે તો આખા પોટેટોમાં કેટલા હોય નહીં સમજાયું પોટેટોમાં આપણે જોઈએ છીએ તો આપણી આંખ છે એવું જરા ડિપ્રેશનવાળા બધા હોય છે ને થોડા ધંધામાં એ કાપિંગ કરે પછી એમાં બધા પોટેટો ઉગે એ પછી ઘણા બધા થાય સમજાય છે છતાં ડરશો નહીં હો જરા શોખ જ લેજો પરંતુ શું નિષ્ઠાનું નામ છે શ્વેતા શ્વેતા શ્વેતાને કહેવાનું કે તને ભાવે છે ને તે લેજે પણ તને બહુ પછી અંદર ગેસ કરે ને ભાયું કરે એવું સમજ્યું પણ ક્રિચર્સ ફુલ્લી ડેવલપ નહીં અને હ્યુમન બીંગ્સ ફુલ્લી ડેવલપ કેવા from the four legs two legs and the spinal is becoming straight vertical from the horizontal સાંભળે સમજાવશે કે નહીં લ્યા હા અને સ્ટ્રેટ થઈ જાય રાખો પણ એમનું આયન બહુ લો ફોર્મનું હોય એવા હોય સર ક્રિચર્સ તો હ્યુમન હ્યુમન ક્રિચર જ કહેવાય પણ ડેવલપ થઈ ગયા ડેવલપ થઈ ગયા ધીમે ધીમે તો નાનું માથું હતું મોટું મોટું થવા લાગ્યું બધું મોટું સરખું શરીર જરા સરખું થવા લાગ્યું મોડા શરૂઆતમાં મનથી જીવવાનું અને રિફાઇન થઈ ગયા બધા આ સારા ટાઈમમાં એ બધામાંથી પસાર થઈને ફ્લો થઈને આવ્યા છીએ આપણે એટલે આ લાઈફની વેલ્યુ બહુ છે આપણી સમજાયું ને એટેક નથી કરવા પણ આપણે દોડો ફળ થાય કે આપણું ડ્રાઈવ સારી જાય શું કહ્યું સમજાય છે કે નહીં એટલા એના માટે છે પરંતુ આવા ભરત ક્ષેત્ર છે એમાં બીજા પાંચ ઐરાવત ક્ષેત્ર ઐરાવત ક્યાં ઐરાવત કે છે એનું એ ક્ષેત્ર એટલે ત્યાં અમુક પ્રકારનું લાઈફ હોય ને એને પ્રમાણે છે આપણું હ્યુમન લાઈફ ને ક્રિચર લાઈફ બધા ફોર ધ ફિફ્ટીન વર્લ્ડમાં હ્યુમન લાઈફને ક્રિશ્ચન લાઈફ છે એવા બીજા પાંચ પાંચ દસ થયા these are subject to change of time from here maximum of happiness to life that બધા all time differently according to different locations, different uh, qualities of human life and living, everything, everything. અને એવા બીજા લાસ્ટ ફાઇવ જે છે એ મહાયુધિક ક્ષેત્ર કહેવાય છે શું નામ આવી જાય છે હા એટલે અહીંયા સબ્જેક્ટ મુદ્દો છે અને હોલનું નામે એટલા માટે આપ્યું છે કે આપણને સમજીએ આપણે એને એટલા માટે મહાવીદે ક્ષેત્ર એટલે મહાવીદે ક્ષેત્ર એમાં પાંચ છે કે આપણું ભરત ક્ષેત્ર છે આપણું ભરત ક્ષેત્ર એ ભરત ક્ષેત્ર સામે પછી નામ આવ્યું ભારત કે છે ભારત આમ ભરત ક્ષેત્ર એટલે ભારત પણ એ ભરત આપણા આ સ્પોલિંગ ટાઈમ્સમાં જ્યારે ઇવન ટાઈમ્સ ચાલુ થવાનું હતો ઇવન ટાઈમ્સ હેપીનેસ અનહેપીનેસ બધા સરખી બેલેન્સ થઈ શકે એવો ટાઈમ ત્યાં બિગિનિંગ થવા પહેલા એક આખા વર્લ્ડ એમ્પરર થઈ ગયા આપણા એ ઇન્ડિયામાં સમજાયું એ ભરત ચક્રવર્તી હતા શું કહ્યું ચક્રવર્તી એટલે આખા વર્લ્ડ પર એમનું એક જ સિંગ્યુલર રૂલિંગ હોય આખા વર્લ્ડ ઉપર પરંતુ એમનું હેડક્વાર્ટર અને લોકેશન એ આપણા ત્યાં ભારત છે ઇન્ડિયા કહીએ ત્યાં હોય સમજાય છે કે નહીં હે આપણા હિમાલયન બધા છે ને એની નીચેના પ્લેન્સમાં ત્યાં આગળ એમનું એ હોય પણ ઇન્ફ્લુઅન્સ બધે જ હોય એમની શું હોય ઇન્ફ્લુઅન્સ બધા જ પોતપોતાના રૂલ્ડ એરિયાઝમાં જ્યાં જ્યાં જે બધા એમ પર એ બધા અંદર હિઝ વન કમાન્ડ હોય એટલે એ બધા એના કમાન્ડને બિલીવ કરે અને એવા એક હોય તો વર્લ્ડ આખું હેપીલી બધું લીવ કરતું હોય કારણ કે એક છે તે બધાના છે શું કહ્યું એ એમ્પરર એમ્પરર કોઈ દિવસ જે બહેનો હતી એક મોટા નાનો ભાઈ હતો એ ચાર જણ જે બધી કરાવવા આવી ગઈ જીવન કદાની સમજાયું અને નાના રાજાઓ હતા એનાથી રાજા કેમનું થવાય એ કળા આવી ગઈ બધા રાજાઓ માટે બહુ મોટો બોધ છે આ બધી ફેક્ટ છે શું કહ્યું બોલો ફિક્શન નથી બોલો ફિક્શન તમને શું ગમે ફેક્ટ ગમે કે ફિક્શન ગમે હે Why not fiction? You get lost. Huh? You get lost in by fiction? ભૂલતું નથી કોઈ એટલે ભૂલો ને કોઈ હા આપણે લોસ થઈ જવું છે કે આપણે આપણે જડી જઈએ એવું થવું છે હું તો જડેલા હોય છે ખોયેલા ખોયેલા બધે ભટકા કરીએ કેમ હા ભરતનાટ્યમ મહાવીર ક્ષેત્ર એમાં ફાઇલ છે એટલે આપણું જે ભરત ક્ષેત્ર છે એટલે ભારત છે એની નજીક ક્લોઝ ભારત એટલે આખું વર્લ્ડ આવી ગયું ભરત ભરત એટલે આખું વર્લ્ડ અને એમાં ભારત એટલે સ્પેસિફિકલ ઇન્ડિયા એમાં આ પાંચમાંથી જે નજીકનું ક્ષેત્ર છે અને ક્ષેત્રનો જે ભાગ પણ છે એ નજીક એટલો બધો ક્લોઝ છે એ રિલેશન આસ્પેક્ટમાં છે આપણા વર્લ્ડ જોડે એ વર્લ્ડ અને એ વર્લ્ડમાં સમુદ્ર સ્વામી ભગવાન આ ઉપર છે ને સુરેન્દ્ર સ્વામી ભગવાન આ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે ને આ આ તો બહુ ઊંચું થઈ ગયું કરવી પડશે નીચે હું તો કરી શકું અને પછી આમ આમ એટલે લેગ લોક થઈ ગયા અને હેન્ડ લોક થઈ ગયા શું કહ્યું તો હંડ્રેડ પર્સન્ટ ફ્રીડમ થઈ બોલો ને પ્રેમ થાય આપણું કોઈ and you have to become a diamond. You can be a star in any field, be it medical, be it pharmaceutical, be it art, be it movie,